કરે છે ને કાપશે એ રહે હું હવે મજા કરવાનો થોડે થોડે આપણને વાંધો નહીં ને આપણે અરે અમુક મારા સારા હોય કે કાં તો એના સ્વરૂપમાં હોય બીજે કોઈ ઠેકાણે ના હોય તે આ કયા ઠેકાણે પોતાનો આત્મા છે એ બતાડવા માટેનું આ બધું આ તો ખબર પડી જાય કે આનો આત્મા આમાં છે આ છે જૈન તીવ્ર કથાઈમાં છે આ મંદ કથાઈમાં છે મળવામાં દાદા સત્સંગ આપવું કેવાય ગમે એક માસ એક જગ્યાએ લાખ એની ભૂલી ગયો આવેલો ભાઈ શું પછી આપડે જમીન જવાનું આમ તેમ બધું ચા પાડી પા પાડી ચા પીધા અડધી ચા એને યાદ આવ્યું તું ભૂલી ગયો એટલે આપડે એને ગમે એટલું કરીએ તો એની તીવ્રતા તો નથી ત્યાં તીવ્રતા શું કહ્યું એટલે પોતાની ભૂલી ગયેલી વસ્તુ એને યાદ આવે યાદ આવે કે તસ તીવ્રતા ત્યાં પહોંચી જાય પછી કચાય આત્મા અને દિવે એટલે કૃપાણુ કીધું કે તીવ્ર મુમુક્ષતા ની અહીંયા વાત કરવી નથી કારણ કે આપણી નજરમાં નહીં આવે કોઈ મુમુક્ષતા ની વાત કરી એમ આ વેદાંત પર ચડાવે જે વાત કરી બહુ ઊંચી ડિગ્રી શાસ્ત્રમાં બધું ઓર્નામેન્ટ ઓર્નામેન્ટ કર્યું કોને આ પાછળના આચાર્ય આચાર્ય પણ સરળ પણ પૂછે એ બધું લોકો બોલો ને કે અહીંયા આ છે અત્યારે મહારાજ ને કહી દઉં કે સાહેબ કેટલી જગ્યા આત્મા છે તમને કહી દઉં મહાવીર ભગવાન જ્ઞાનમાં કેટલી જગ્યાએ શું કહ્યું કે એક તો નિરંતર છે તે ઇન્દ્રિયોમાં આખા દાડામાં આખા પાંચ વખત વરા એ કઈ જમાવ ના કહેવાય શું કરે હા એ ચોમાસું આખા વરમાં પાંચ દાડા વરા પડે એમ જમાવાનું કહેવાય ખરું એટલે આમાં થશે ઇન્દ્રિય આત્મામાં થોડુંક પેલું વચ્ચે કઢાય આવી જાય એ પણ કઢાય આત્મા કહેવાય નહીં કશાય અને આ કઢાય આત્મા આમાં થોડો વખત ઇન્દ્રિય આવી જાય પણ ઇન્દ્રિય આત્મા કહેવાય નહીં એમ તે કટાયમાં જ હોય એનો દાખલો એક કે લોભિયો હોય ને તે હવામાં ઉઠે ત્યાંથી ચાના કપ થલપેલા વધારે ભરેલા હોય ને દસ બાર જણા આવ્યું હોય માણસ અને તારા કપ તલકેલા દેખાય ને પછી તો આગળ બૂટ આગળ જાય છોકરે ગઈકાલે પોલિશ કરી હોય આઠ પાંચ પોલિશ રોજ રોજ પોલિશ એટલે હું તારા બાપુ છું એ મહેનત કરે છે એનું ધ્યાન ધ્યાન ધ્યાન ક્યાં વધારે વપરાય છે જ્યાં ધ્યાન વધારે વપરાય છે એમ નબળો ગયો પછી શાકભાજી લેવા જાય ને ક્યાં સસ્તું મળે ઢગલીઓ ભરી કાઢે જ્યાં જાય ત્યાં નવા જન્મ જઈશ પણ સારું મળશે સસ્તું મળશે શુક્રવારે પેલું સારું મળશે લૂંટ્યો આખો તો મોથામાં તેલ ના કરે તે સાધારણ જરાક જરાક નોમનું દેખાતું હા કોકડે પણ ઘી વધારે લે આપણે તેલની ચીજી આપીએ આપણે આપણે તેલની ચીજી આપીએ ને તે એવું મથાટે નહીં મારા તારા ભેદ પૂરો મારા સમજે જે લોભિયા નથી તે ના સમજે તે બોળા હોય અમારો એની બાઉન્ડ્રી હોય બધી જોયેલા બધા આ બધી જાતના મૂર્તિ વિચાર કરો ને એટલે હું જોયું કે આની દ્રષ્ટિ કઈ બાજુ છે બીજા બધા ભોળા હોય લોહિયા હોય ને ભોળા હોય ક્રોધી હોય ને એ ભોળા માની હોય એ ભોળા હોય કોણ તો લોભી હોય કોણ તો માની હોય બે હોય એકલો કપટી ના હોય કાન સિવાય કપટી ના હોય કારણ સિવાય એટલે રોગ નું જ કારણ હોય તો જ કપટી હોય અને કોઈ પ્રમાણ નું કારણ હોય તો કપટી હોય ખાસ કરીને કપટ લોક ને માટે હોય જુઠ્ઠું બોલવું બધું એટલું કરવું ઊંધા થતા કરવા લોક ને માટે અને માન ને માન માન નું રક્ષણ તો ક્રોધ એ રક્ષણ કરનારો એટલે આચાર્ય ધીમે ધીમે મળતો રહીશું શું આપણે મધુ આપણે તો બે બે ગાળો દઈ એક રાખેલી ફરી વાર ને તમે જતા રહો તો આ બધાને કોઈ ધીમે ધીમે પડી રહ્યા હોય ધીમે ધીમે આપણે હેડો બહાર બધો હલ્લો પડી જાય બધા બૈરા હતા ને તેમને તો ઝાપટિયા જોવાય નહીં મને સમજાતું આપડે એમને ત્યાં જવાની જરૂર કઈ રહી મને સમજાતું નથી કે આપડે એમને ત્યાં જવાની જરૂર કઈ રહી જરૂર નહીં જરૂર નહીં વાત કરી ગયા છે પણ આપણે આ એક માણસ આયા એક ભાઈ તે ત્યાં આગળ આપણા મહાત્મા હતા અને ત્યાં બધો પદો ગાનાર હતા ગજાનંદ કરીને અને મહારાજ ના અતિ પ્રિય થઈ પડેલા માણસ જો એટલે પછી એ આયા તે દર્શન કરવા એમને જોવાનું દાદા ભગવાન આવ્યા છે ત્યાંથી પદો બોલતા બોલતા બંકસ્તન આવતા રહ્યા હવે આ બધું માણસ ઉભેલું તો આગળ આ બાજુ આ બાજુ પછી પેલા ભાઈ કે છે એકદમ લાંબા થઈને દર્શન કરવા હાથમાં પાણી બહુ આવી ગયું બહુ દાર દર્શન બહુ ભાવના હતી પણ દર્શન થતા હતા બહુ દાર છે એટલે પાણી આવી ગયેલું પછી દર્શન કર્યા પછી મને કે છે અહીં જમ્યા વગર જવાય નહીં કે છે અમે છે ત્યારે નક્કી કર્યું છે હવે બપોરે ત્યાં જમ્યા છે બધા બસો માણસ બસો માણસ ત્યાં જમ્યું છે અને પછી અહીં ભૂકડી પાછી ખાધી ખાધા પછી તમે આપી ગયા મેં બધાને કહ્યું ભૂકડી ખાઈ લેજો આ રીતે અને પછી ઘેર જઈને ખાવાનું તમારે પણ આ તે કહે ના મારા સાહેબે જ કહ્યું છે કે દાદા ભગવાન એમના બધા જે હોય બધાને જમાડે વગર જવા <laughs> કેમ કેમ પાછા આયા સાહેબ ટીકડે તમે કાઢી મેળ્યા તે હવે અમે આયા હવે તમે શું કહો છો તક ના પાછા જાઓ તક પાછા જાઓ ફરી પાછા આવું પણ એમાં લોજિક શું એમાં લોજિક શું એમાં લોજિક શું લોજિક તર્ક તર્ક શું તર્ક એમાં એમનાથી આપણે આપણી જાતને એના વિચારો પણ એવી આપણે બરોબર ધ્યેય ચોક્કસ હોય પછી વાંધો નહીં વિચાર તો કરી મૂકવું બીજું કશું લોજિક નહીં એમને વિચાર કરી મૂકવું કે ધર્મ જ્ઞાન જ્ઞાન વસ્તુ છે જ્ઞાન વસ્તુ છે એવું એમને વિચાર કરી મૂકું અને આત્મજ્ઞાન જેને ખાતરી થઈ જાય કામ થાય તો આત્મજ્ઞાન ખાતરી ને જેને જેને માન અપમાન એવું સમાન રહે છે એને પછી ખાતરી થઈ ગઈ ગંગાથી પર થયેલા છે ગમે તેમ બોલે ગમે તેમ વર્તે તો એમને બંધન જ નથી ને એમાં પણ તારા રહીત છે હરેક ક્રિયા બોલે તો અને બોલે તો વિતરાક છે અમે તો બોલીએ જ નહીં પણ લોકોને મહાત્મા ઉપર ઊંધી છાપ પડે ને લોકોને મહાત્મા ઉપર ઊંધી છાપ પડે ને આપણા મહાત્મા આપણા મહાત્મા વધારે મજબૂત થયા બહુ મજબૂત થયા ક્યાં આપણા દાદા જુઓ ના ગત્યાધિપતિ હારી ગયા આપણા દાદા જુઓ તો હસતા ગયા છે ઉઠતા દાદા આ પ્રસંગથી તો મારા જેવાને ઉઠતું જૈન મહારાજની પાસે કહેવાનું કારણ મળ્યું કે તમારે પ્રત્યક્ષ સત્પુરુષ જોતો હોય કે મોક્ષ પુરુષ જોતો હોય કે વિતરાક જોતો તો આવો આકૃતિ છે કારણ કે આવા માન ને માન ને અપમાન એ બે સજ્જામાં ગયા કરે કે માન ને અપમાન બેવ સરખું છે માન ને અપમાન બેવ સરખું છે પણ અપમાન સરખું ક્યારે પોતાને રાખ્યું છે જીવનમાં કે આ અહીંયા આગળ પ્રસંગ આવું દાદા જોવા મળે છે એટલે મહારાજો ને તો કહી શકાય એવું છે કે તમારે જો ખરેખર જો જોવું હોય તો તમે આવીને જુઓ આ ટાઈમે વિજ્ઞાનમાં આ બે વસ્તુ જુદી આ સ્થૂળ અને આ સૂક્ષ્મ આમ આત્મા થિયેટિકલી બોલે છે બરોબર ગંગાતીત થઈને બોલું એટલો ફેસ લાગે એટલે પ્રેક્ટિકલ જગત ફળે છે પ્રેક્ટિકલ જડતું નથી એટલે પેલું પેલું જે આવ્યું છે કઈ મજા કરે છે એટલે એમને કેવાય કે જ્ઞાની નો ટેસ્ટ કઈક અપમાન કરી જુઓ ત્યાં સમજણ પડે શું મુક્ત રખાશે કારણ કે એને હમણાં અમારી જોડે કરે ને ત્યારે દેશ મુક્ત રાખીએ અમે આમ ન રાખીએ કે અમારાથી આ નુકસાન થાય તમારાથી ફાયદો જ થવો જોઈએ છતાં આ સમસ્યા નુકસાન કરતો હોય તો બતાવી દઈએ શું કરે દાદા અગાસ ની અંદર અગાસ ની અંદર જે આપણને તે વખતે પ્રસંગ બન્યો અને રાવજીભાઈએ જે વર્તન કર્યું હવે એ વર્તન તો સાધારણ રીતે જેને જાણ્યું જોયું તેને તો જુદી વાત છે પણ જેને જાણ્યું તેને પણ તદ્દન અઘટિત લાગ્યું અને અઘટિત વર્તન લાગેલું હોવા છતાં આપે જે એને સંરક્ષણ આપ્યું અને જયારે વાત કરી કે ભાઈ એનો એનો ક્રોધ બોલતો હતો એનો ક્રોધ બોલતો હતો રાવજીભાઈ નો ક્રોધ બોલતો હતો આપે એવું જે ખુલાસો કર્યો આપે જે પછી સત્સંગ ની અંદર વાત જયારે કોઈ કોઈ વખત આવે ત્યારે વાત કરતા હતા બાકી પ્રસંગ તો એવો તદ્દન એમને અઘટિત વર્તન કરેલું ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન પૂજા વડાવે છે ચોપડી નવી છપાઈ છે જો અને આ પેલું આ કંગાળ છે કાઢી નાખીએ મંદિર માં મંદિર માં કહ્યું તમારે લડવા પડે અમારે બહાર નીકળી લડો આ ચંદ્રપ્રભુ ના કપાળ દર્શન કરી પાછા હતા બધા હતા બાબુ બાબુ હતા એ હતા છત્રીસ જણ છ છ ગાડીઓ છત્રીસ માણસ અને દિવાળી નો કોયડો રાવલા પછી દાદા ભગવાન ક્યાં કેવડાવો છો આ બધું શું વેલ્યુ છે આમ છે ને છે બહુ ખરું ને આ ડેરાસમાં બહુ પાકન થાય કહ્યું એટલે મેં કહ્યું જરા શાંત થાવ આપડે બહાર આવ્યો તમે બહાર મને વળો દાદા ભગવાન ક્યાં કેવડાવો છું લોક કહે છે હું નથી કહેતો અને ખરેખર હું દાદા વગર છું નહીં શું કરો ને કે બહુ બોલ્યા બહુ બોલ્યા ખૂબ બધું બહુ બોલ્યા હા એ બોલવા શું થયું કે પાંચસો આઠસો માણસ હતું ચારસો પાંચસો માણસ હજુ બધું હતું તે ત્યાર પછી જે કલકત્તા પહોંચી ગયેલા હોવ ઘેર એ લોકો પછી જયારે દર્શન કરવા આવે ને દાદા તે તમારા વિતરાગના દર્શન થયા અમને લોક તો લોક તો જુએ લોક તો અમે જોઈએ આમ કેવું દેખાય છે અમનું મળવું જોઈએ અમનું મળવું જોઈએ અમનું મળવું જોઈએ અરે આ બોલ્યા નહીં આ કેટલા સંયમ ધરાયા હતો જો બધા ને બધા નહીં બોલે એક અક્ષરે બોલે એ ગમે એટલું બોલે તો નહીં બોલે તે ઘડી ફક્ત રાવજી બી એકલા મોહનભાઈ મોહનભાઈ એકલા છેટે ગુમા પાડતા હતા એટલે રાવલા ના બોલાય રાવલા ના બોલાય રાવલો કેતા હતા ને દોષ ભલો માર જો ભલો માણસ દોષ કયો કેટલો કે કોઈનું આગળ ગયેલું પોહાય નહીં બ્રહ્મચારી શું છે રોજ કર્યા કરે બ્રહ્મચારી કર્યા છે મને નહીં બોલ્યા ને એને નહીં બોલ્યા કારણ કે પ્રભુ છે હાથે એ થયેલા છે સમજો ને આ પ્રભુ છે તો બ્રહ્મચારી જોડે રોજ બાદ સમજાયું છે પૂછો કે આ લોકો એવું છે ને જ્યાં મીઠાઈ લાગે તો વર્ગી પડે પછી બહાર નીકળવાનો વખત થયો ને એટલે બાહુભાઈ પછી દરવાજા આગળ ભેગો થયા ને પછી ઉભા રાખીને પછી આલુ નરકે જશો શું કરી રહ્યા આ બધું બહુ બોલ્યા બધું પેલા તમે હોદા છૂટી રહ્યા બોલે ને અને પછી મેં એને કહ્યું મેં કોઈ જતા રહીએ પણ ફરી આવીએ કે ફરી ના આવીએ તમારે તમારે તમે કહો કે ના આવશો તો અમે અને તમે કહો કે આવજો તો ફરી આવીશું કારણ જોખમદારી માપી છે મેં આ ખબર દર્શન આવું નહીં જોખમદારી કોણ આપી આ એક એક ના તમે ના આવશો મેં બધું તમે ના કહો તો ફરી નહીં આવું હું કઉ છું તમે આવશો જ નહીં ને નિરાશ થઈ ગઈ આપડે આપવાની ઉપાધિ એટલે કપાવદેવ કહી દીધું જો આ જોખમદારી આમ નહીં આવે મારી જોખમદારી નહીં કરી કે મહાવીર ના ભક્તો આવા તો મારે કેમ ના હોય સંશય ખરો અગાસમાં ગયેલા તે બહાર બંગલા ઉભા છે ને ત્યાં આગળ ઉતરેલા એકાદ બે દાડા રહેલા દર્શન કરવા બે દાડા અમદાવાદ થી આવ્યા વસંતી કરી પટવા હતા વસંતી પટવા અને બીજા ઈરાવી ભગવતી હીરાલાલ જતે ત્યાં આગળ આવે નઈ જૈન નું ખરું ને ભગવતી કોદાળે આવે ને યાર વસંત જઈ લાયા વસંત વસંત નહીં છે વેદાંતિ સમજ ને એને તેલ લાયા પછી મારી પાસે તેલ વિધિઓ બે જણે કરી તે ગયા આઘાત નો ઉભો હતો તે કશું બોલ્યો ત્યાં વસંતી પટવા કે છે ખંભાત માં કોકરાચારી કરીને આધુ કોકરાચારી છોડતા તો આપી ખંભાત માં કોકરાચારી કરી હવે ફરી કોકરાચારી કરો છો બધું બોલે લોકો પણ એમને ના આપે તો નવાઈ લાગે એના સ્વભાવ પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે શાસ્ત્રોમાં આવા સંયમ નું વર્ણન વાંચેલું આ પ્રત્યક્ષ જોવા મળે છે લોકો પ્રત્યે ખોળ જ જવું વાતો તો બધી બહુ કરી લોકો જે પછી દર્શન કરી ગયેલા ને એ બધા પછી આવ્યા હતા તમારું દર્શન રાવજી બોલતા જુઓ ને આપને આપને જોઈને થઈ ગયા હો કેટલી વિતરાગતા છે આમાંથી લોકો વિતરાગતા નો લાભ થાય આમાંથી તો કેટલાય માણસો મહારાજ ના મહારાજ ના માણસો ને પેલા એમના જે હતા ને એ લોકો ના મનમાં એ કઈ બાળક જ છે ને કઈ જેવા એકદમ પક્ષમાં ના હોય થોડું હોય અંદર દાદાજી કશું બોલ્યા રહે મહારાજ ત્યાં બોલે છે આપડા જ્ઞાન નો લાવો એ જ છે ને આપડા બધા મહાત્મા ને ગાળો પડે ને જોયા કરે ફક્ત મારી હાજરીમાં વિતરાગ તો છે ને બધાને લોકો બધે પાંચે માણસ હોય તેની પર આપની વિતરાગતા ની અમે મહાત્માઓ વાત કરીએ તો બહાર લોકો ને ઇફેક્ટિવ ના થાય પણ આ તો વિરોધી જે હોય તે જુએ અને એમાં પાછા વિચારકો બધા છે બોલો ને એ તો ક્યાંક તમે એ તો એમ જ જાણે કે એમના ભક્ત છે એટલે દણગારી બોલ્યા કરે છે શું કહ્યું એ ગાડા બને આપણે ગાડા બરાબર કરે એ તો ગાડા બને બધા આપણે આવું દાખલો આપે એ તો ગોળા બને પણ આપણને ગોળા બનાવવા ફરજ ભાઈ તમે ના ગોળા થશો આપણે કહીએ શું કહ્યું અહીં ના નહીં થાવ તો ઘરમાં બહુ કોણ તો થવાનું છે ને ભલે આ નહીં થાય તો પણ તો તો થવાનું છે ને નહીં આ તો કવિયુગ છે નિરંતર જ્યાં આગળ નિરંતર પુસ્તક નો જોર છે એવું આ કવિયુગ પણ તો દર વર્ષે એકાદ બે પ્રસંગ નથી બનતા એકાદ ભાગ્ય બે પાંચ વર્ષે બનતા છે દર વર્ષે આવા બે ચાર પ્રસંગો બને તો વધારે સારું લોકોને બરોબર ખ્યાલ આવે એ વ્યવસ્થિત જાગૃતતા જય પૂજા કરનાર બહુ મળ્યા પણ આવું આવું પૂજા કરનાર તમારા જોડે આવતા બધું જોયા ને બધા જોયા બીજો સામાન્ય માણસ જુદો છે એવું પેલો અનુભવથી જોઈ શકે જયારે દવાખાના માં મને લઈ ગયા પગલું થયું તે જાતે આવ્યા હતા સાહેબ પેલા ત્રિવેદી સાહેબ પેલું લઈને લાંબુ હોવાનું બધું જાતે આવ્યા હતા પછી એમાં સુવારી લઈ ગયા હતા ઘોડા બે પછી ત્યાં પછી ડાક્ટરો બધા જોયું ફોટા લીધા બીજું બધું પછી જોઈને પછી કે છે મહાત્મા બધા ભેગા થયેલા એનું એ દાન અને એનું એ મોડું એક ડાક્ટર કે છે કે તમે બહુ સહનશીલતા વાળા કે આવી સહનશીલતા તમે જોઈ નથી કે શું કે આવું ક્યાંથી રહ્યા સહનશીલતા એક એક ઇન્જેક્શન આપણે અમારે સહનશીલતા ના હોય સહનશીલતા એટલે અહંકારી એ કે એટલે આત્મા જુદો છે જુઓ બધા આયા છે આત્મા જુદો છે જુઓ આવું અનુભવથી જોવાનું ત્યાર પછી એક જણ ડજાયો લઈ ગયા તે ડાક્ટરે કહ્યું એકાદ દિવસ જીવે બધા જીવી નહી શકે જીવી નહીં શકે તો એટલે ડાક્ટરે કહ્યું એ કહ્યું સંડેક થાય એવું કર્યું બધું ડાક્ટરો બોલ્યા એવું મનમાં બોલ્યો કે તમે જે ફાવે એવી રીતે આપો હું દાજો નથી શું બોલ્યો હું દાજો નથી હું દાદો નથી કે છે રાજુ દાદો છે કે બોલી રહ્યો છે આપવા જે કરો એને તો દવાખાના નામ કાઢ્યું દાદાનું દવાખાના નામ કાઢ્યું ખાલી મેં આટલો દેખા કાળો મેં બિલકુલ કારણ હું સુધાર્થમાં જે જઈ ખસડ્યું નથી તેથી જીવતો રહ્યો તેથી જીવતો રહ્યો નહીં તો હું આ રાજુ નહીં જાત એટલી જરૂર હતી આ આમાં સહી કરી આવવાની જરૂર હતી કરી આવે સહી કરી આવવાની જરૂર એટલે દવાખાના બધા દાખલા મારો થયેલો આ થયેલો બીજા બે ત્રણ થયેલા એટલે દવાખાના બધા જાણી ગયેલા પછી પેલા મનોવી સાહેબ નો થયેલો ડ્રગ કંટ્રોલ તે એકદમ સ્મૃતિ બંધ જ થઈ ગયું આખું આખું મગજ જ બંધ થઈ ગયું સ્મૃતિ બંધ કશું યાદ નહીં હું કોણ છું આ કોણ કે વાઈફ કોણ કે આ ઘર કોણ કે ગામ કયું આ કશું ઓચિંતું થઈ ગયું કશું એક્સિડન્ટ બેક્સિડન્ટ થયા સિવાય આગલે દિવસે થઈ ગયેલું પછી દવાખાનું દાખલ આગલે દિવસે થઈ ગયેલું પછી દવાખાનામાં દાખલ કર્યા પછી દવાખાના દાખલ કર્યા સ્પેશિયલ રૂમ કારણ ધક્કો સ્પેશિયલ રૂમ રૂમ બધું કાઢ્યા હતું બધું એડજસ્ટમેન્ટ બહુ ઊંચી લીધેલી એટલે પછી હું ગયો ત્યાં એક જ વસ્તુ યાદ રહે દાદા દાદા દાદા કશું યાદ દાદા એટલું યાદ રહે એ બોલે દાદા પછી હું ગયો ઓળખી ગયા બધા ભાન ઓછું હતું બહુ ઘણું ઓછું મેં વિધિ વિધિ કરી આપી વિધિ કરી આપી પાછો આવ્યો બિંદારે અહીં જયંતિ હોકે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા બાબુ એવું દેવતા તમે તે એટલે પછી મને અહીંયા આગળ પેલો એ પહેરાઈ ગયા હતા મહેતા સાહેબ પેલો એ પહેરા ને કૃષ્ણ ભગવાન જેવું એ ટોપી પહેરાઈ ગયા એટલે પછી અને ફૂલ નો ફૂલ ફૂલ નું મહીએ હતું એટલે મેં આ સાથે ત્યાં મોકલી આપી મેં આખો દરજી પહેરી રાત્રે આખી રાત તમે તેને સુઈ જજો એમને એવું કહ્યું એટલે રાત્રે પહેરીને સુઈ ગયા અને ડાક્ટરે એમને કહ્યું એમને ઘડિયાળ પહેર્યું ને તે ડાક્ટરે બીજા હવામાં પૂછ્યું શું છે આ કે છે શું પૂછપૂછ કરો ઘડિયાળ છે પૂછપૂછ કરો છે કઈ હશે અસલાસ સાયકોલોજી ઇફેક્ટ જે રોગ એકદમ અસર કરે છે આપણે ઇફેક્ટ નહીં હોવાથી ઇફેક્ટ એ વાંધો નહીં આવતો કે દાદા આને શું ગણવું ચમત્કાર ગણવો આ વસ્તુને ચમત્કાર ગણવો કે અને આ પટેલ નું એનો યશનામ કર્મ છે યશનામ કર્મ એટલે બહુ મોટું યશનામ કર્મ આમ થઈ જાય યશ આપે યશ આપે બધી જગ્યાએ થયું નહીં પણ ઘણો ખરો કામ થઈ જાય શું કહ્યું એ થવું ના થવું એ અમારા પોતાના ભાવ પર આધાર અહીં તો સર્વસ્વ એક જ જાતનું છે પણ એના ભાવનો ઉપર આધાર પોતાના ભાવમાં ડગાય નહીં તો કશું વાંધો ના એટલે દાદા જેવું વાસણ લઈને આવ્યો એવું મળે એને જે નું વાસણ લઈને આવ્યો એવું મળે

અને કોઈનું બગાડવું એમ નક્કી કરે એટલે અપજેસ્ટ આવ્યા કરે કરે તોય અપજેસ્ટ કરે તોય અપજેસ્ટ સમજે તમે કામ કરી આવો ને તોય પેલો અપજેસ્ટ આપે બીજું કઈ કે આ ચોપડા લખાશે પાર્કો ચોપડા પાડા લખેલા છે તમે ના પૂછે પૂછે ક્રોસ કરે ને કરે તમને આવડે તો છે ક્યાં સુધી આવું પોલું ચાલશે પોલું ક્યાં સુધી લાગે તમને કેમ લાગે બરોબર પ્રાચીન કરજો ભાઈ પ્રાચીન કરી પોલા નો ક્ષય થવા મળ્યો છે જ્યાં જ્યાં પોલું હોય જ્યાં જ્યાં પોલું હોય ત્યાં ત્યાં તમારા સંસર્ગ ના હિસાબે એનો ક્ષય થવા મળ્યો છે માત્રાથી જ્યાં જ્યાં પોલું હોય એ આપના સંસર્ગ થી ક્ષય થવા માંડ્યો છે બહુ કામ કરશે હજુ હજુ લોકો બધા બહુ ઉભા થશે ને બધું પામે લોકો એટલે વાતાવરણ થાય ઉભું થાય છે વાતાવરણ ઉભું થઈ જાય શું થઈ જાય વાતાવરણ ભાવ ભાવ વાતાવરણ દ્રવ્ય વાતાવરણ બધા વાતાવરણ ઉભો થઈ જાય એક માણસે કેટલું કરે કેટલો બધો બગાડ બધું કુસંગથી થવાઈ ગયેલું ઘેરી દડા રમતા રમતા જીત્યા તે અહીં દારૂ ખરા થઈ ગયો મીઠાઈ કોઈ જગ્યાએ રહી જ નહીં ઊંઘ બગાડી ઊંઘ બગાડી ના પણ કેટલું બધું કુસંગ બેઠો છે કે જે કુસંગ તો જ પણ બેઠો છે વાંધો નથી તમે રમાવ કરો બધું આટલું બધું એક્સેસ કુસંગ છે બધો શું વ્યથાન પણ છે ક્રિકેટ નો શોખ છે તેનો બધો નથી ક્રિકેટ નો શોખ આવો ના હોય આ તો શોખી નહીં આવવાના હોય પેપર માં જોયું પેપર રાતે ત્રણ વાગે ના ચાલુ અને બધું બધું દારૂ ખરા શીખવું પડે અને બેરા બેરા બધું એમાં દાદા એવું જે હર્ષ ભાવ થયો હર્ષ જે ભાવ થયો એનો પછી અતિરેક થઈ જાય છે અને એને બહાર કેવી રીતે પાડવું એનો ખ્યાલ નથી એટલે બધી બેલેન્સ જ નહીં જવું હવે હર્ષ અમો કેમ થાય છે બીજી જગ્યાએ થતો નથી તેથી બીજી જગ્યાએ થતો હોય ત્યારે અમો ના થાય એ શું કહો બોલો શું કહ્યું અને કેમ તગેડી રહે ચાલ આપણે શું ભાઈ નહીં ભાઈ ગેડી દડાય તિરસ્કાર કરવા જો ને જોઈએ શ્વાસ ભારત દેશ એ આપણી નિશાની દેખાય તમે ખંભાતમાં હતા તે ખંભાતમાં એક ગયો આપડો મહાત્મા તે જઈને બધા જેટલા પ્યારા પ્યારા જો ને કોઈ ચા પાય છે આખો દિવસ કોઈ આમ કરે છે કોઈ પાન બીડી ખવડાવે છે પૈસા વાપરવાના કેવા સરસ મળ્યા એટલો બધો હાઈ ટોપ ઉપર બેસી ગયો છે તમારી આટલી પીપુડી શું ચાલે અને કમ ઉંપાડે ભાઈ આપડે વગાડ્યા કરવાનું બહુ ના ઘરમાં બેઠા બેઠા કેટલું બધું જુઓ ભાઈ જબરદસ્ત બાર વાતો કરવા જાઓ તો લાકડીઓ ઉડે શું બહુ પૂછવું છતાંય દાદા સબકોન્શિયસ માં સબકોન્શિયસ માં એક એક ને એમ છે કે કઈક નહીં સબકોન્શિયસ બધું છે સામાન બધો પડેલો તમને આ વાત તમારે બધા સામાન બધો છે પણ પેલો આ કુશન હટવો જોઈએ ને આવરણ આખું કુશન તંત્ર પરમાત્મા કહી શકીએ કોણ છોડે કઈ હિન્દુ આવ્યા હતા તો ખાવા મળતો તન પડી ખાવાની જીવન નહીં પડતી એટલે થયું નહીં અમને ક્યાં લાયા આપડે અમને ક્યાં પધરામણી કરી આપણે હે એની પધરામણી કરીને કોણ છે અમે ત્યારે આવશ્યક ની જરૂર આવશ્યક તમે કપડા પહેરતા મારો વાંધો નથી કે ધોળિયા પહેરતા બિન આવશ્યક પછી એને પાછા એને એ અનાવશ્યક ચીજ ને પરાણે ભોગવવા માટે પછી બીજું બધું લઈ આવવું પડે લાયક છે ટીવી એટલે પાછા કઈ પિક્ચર લઈ આવો જોવા માટે ટીવી લાયા હોય વિડીયો લાયા હોય ને સિનેમા જોવા માટે પાછા પેલા નવા કાઢ્યા છે ટીવી એ વિડીયો એ પાછા એના માટે પાછા સિનેમા પિક્ચર લઈ આવો લાયા છે એટલે જોવા તો લાવવું પડે પાછા કેસેટો લઈ આવો બરાબર લઈ આવો ના લાવવું હોય તો લઈ આવો તો એ વસ્તુ ની કિંમત માટે નહીં વેચતા એની પાછળ એની પાછળ બીજા પાછા વેચવા માટે એનો ધંધો કાયમ ત્યારબાદ માટે વેચે <laughs> ઘણા ખરા જીવ ઘણી બુદ્ધિ હોય ને જૈનોને છેતરે જૈનો મળે શું કહેવાય એવા બાહ્ય બુદ્ધિ ને બાહ્ય બુદ્ધિ આંતરિક બુદ્ધિ અને આંતરિક આંતરિક બુદ્ધિ બારે બહાર લોબી નહીં હવે પણ હમણાં પરમજી સાહેબ માં હતું કે છે કે આ પશ્ચિમના લોકો માંસાહાર ઉપરથી હવે શાકાહારી ઉપર વધારે આવવા માંડ્યા એનું કે છે કે રૂસતું નથી કંટાળી ગયા કંટાળી ગયા આ પેટ કઈક મરેલા મરેલાનું મારું કબ્રસ્તાન નથી બીજો શબ્દ બોલેલો છે મારે સિવિલાઇઝ થવું <laughs> કેમ વેજીટેરિયન થાવ છો સિવિલાઇઝ થવું એટલે એનો અર્થ જ છે કે વેજીટેરિયન નથી બધા થઈ જાય એનો એ છે બીજી ભાષામાં એ જ આદા ખીચડી જાય શબ્દ સારું એક માસ ફરે એવી ફેક્ટરી નથી હા એક માણસ ફરે એવી ફેક્ટરી મારી એટલી જાણકી ફેક્ટરી છે કે નહીં તો બધી વા પાણી કહેવાય પુસ્તક માં ઉતારા કરીને બોલે માણસ નિશ્ચય દાદા જાતે જ બોલે એવું લાગે એવું લાગવું જોઈએ એક એક આપણું અને આ તો આત્માની સંદેશ વાત જ ના હોય ભાઈ રહેવું મુશ્કેલ છે ને ધારણ રહેવું અને માટે માણસ છે માણસ બે દિવસ હોય મારા માટે કોણ એમને માટે કામ એમને માટે તો લોઅર સ્ટેન્ડમાં નાખો લોઅર સ્ટેન્ડમાં નાખો કોઈ છે એનો કોઈ ક્યાંથી ક્યાંથી કોઈ જાય તો કેવું અમદાવાદ જાય કોઈ જાય ગાય વાસણ પડશે ઠીક છે કાઢી નાખવા જેવી હશે દરેક વસ્તુ છે એવી રીતે ઠીક છે એક વસ્તુ છે જો એના અમુક પર્સન્ટેજ તો એની પાસે આટલું બધું મારું ગયું ક્રિકેટ એટલે ગોળી દડા અંગ્રેજી બોલે એટલે આ લોકો આપણા લોકો ખુશ થઈ અને સ્ટમ્પ લાયા